दादा भगवान का बोल दादा भगवान की અંતવાસી હાડકા તેરા બતેરા ઓ પરિસવા આવી છે પરિસવા આવી છે એ દાદા આજ સિર ચુકે આઈ મેરા લાજ રખી ઉન આજે હમણે ની મેં દર પડે આઈ તેરા ઓ દાદા મેં દર પડે આઈ તેરા ઓ પીસાને તકદીર બનાવે ઊંચાણે તકદીર બનાને તે તું ચાણે તારો લે ઓ તું ચાણે દાદા જન્મ જન્મ દે પાપી નું જન્નત દે દર ખોલે नीले अंबर से चंद चमकदा तरकते ज्योति तेरी विच सवादे आसन लाया संगत करे दादा मेरी संता बोलो जय जयकार सारा कलिया फुल बजा के तोड़ी गावन तेरिया बारा तितलिया दी तितल कारी तितलिया दी तितल कारी है तेरी वडियाई छोटे बड़े बाग बनाए जग कहना दादा जग कहना दादा ऐ तेरी माई यानी यही तेरी मुंह माया યાદ દાદા તેરી આવે કતિયાણા જાણ ગુણિયા જીદો યાદ દાદા તેરી આવે કતિયા hacer सात सात पूनिया मैं चाहूंगी बनानिया काट काट पूनिया मैं बनानिया बना के मैं ते दादा नु बैठानिया चाहूंगी बना के मैं दादा याद जदों तेरी आवे कतिया न जान Doctor. entrada, શાંતિ ચિતળતા દે અન્યમાં શાંતિ ભરી જેની શાંતિ ચિતળતા દે અન્યમાં શાંતિ ભરી પુરતણા ઉદ્વેગ જેણે લીધા નિજ મન સાંભરે આવાલું કશાની તાન જને દુહા न जा नहि शोक भय पाहानिए आम्बरे जननयनमा अमृत सरे जनवचनमा अमृत जरे वदन स्मितनु सजदरसन् સંતાપો રે ખીના જે બની ગયેલા તે હસતા પાછા આવતા ખીન જે બની ગયેલા તે હસતા પાછા આવતા દિલા થઈને ધીરા બની પાસા જતા આ સાંભરે આવા ગુરુ જના નયનમાં અમૃત તરે જના વચનમાં અમૃત જરે વદન સ્મિતનું સહજ દર્શન શિષ્ય સંતાપો રે કચા આડંબર વિનાજે ઈચને સમજાવતા કચા આડંબર વિનાજે ઈચને સમજાવતા આ લાલ જેના નયનમાં અમૃત તરે જેના વચનમાં અમૃત ધરે વદન સ્મિતનું સહજ દર્શન તીજ સંતાપો રે મોવિલાનું જોઈને કહે શું થયો એમ પૂછતા મોવિલાનું જોઈને કહે શું થયું એમ પૂછતા જુએ હૈયું ભરાતું તો હૃદયથી આલી આ સાંભરે આવા ગુરુ જેના નયનમાં અમૃત તરે જેના વચનમાં અમૃત ઘરે વદન સ્મિતનું સહજ દર્શન સંતાપો રે હસાવે કદી ભણાવે કરી ગુરુ વ્રત ચેતા કરે હસાવે કદી ભણાવે કદી ગુરુ વ્રત ચેતા કરે ભૂલીએ કદી અમે પણ અમને નિમિત્તો લઈ સ્મરે આ સાંભરે આ जन नयन मा अमृत सरे सहज वचन मा अमृत जरे वदनमितनुसहज दर्शन् ती च सन्तापोरे मृदुलहसमु मृदुलकसमुदुलरसभरु बोलु मृदुला हसमु मृदुला कसमु मृदुला रस भयु बोलमु मृदुला दोषौ पेशमु जनु मन्द मधुरु डोलु आयन नयनमा अमृत जना वचनमा अमृत धरे वदन सहज दर्शन शिष्य सन्तापो रे एक स्वपनो थै गयो न थै रहो एक स्वपनो थै गयो ते સ્તુતિ છે જજ થઈ રહ્યું મહાવીર પ્રભુ સમજાતું નથી આ ક્યાંથી આવ્યું ને ક્યાં ગયું આ સાંભરે આવા એના નયનમાં અમૃત તરે જેના વચનમાં અમૃત જરે વદન સ્મિતનું સહજ દર્શન સંતાપો રે જાય આયુષ તોય જેનું કથાય માધ્યમ ના પુરુ જાય આયુષ તોય જેનું કથાય માધ્યમ ના પુરુ જીવનના પણ જીવન આવા સાંભરે જૂના ગુરુ હા સાંભરે આવા ગુરુ જેના નયનમાં અમૃત તરે જેના વચનમાં અમૃત જરે વદન સ્મિતનું સહજ દર્શન Okay. મને કાલે એવો વિચાર આવ્યો દાદા આગળ લઈ જઈએ એટલે મટી જશે બરોબર છે છોકરી એક છોકરી હતી ધર્મ થી બોલતી નથી તમારે પાડોશી તમારે દાદા બોલતી નથી કે છે પણ એનો કર્મ ઉદય છે આ છોકરા બોલી બોલી બોલશે તાર માથું ભરી જશે બોલવા મારી તાર આપણે માથું ભરી જાય એવું બોલવા મળે કારણ કે તેનાથી આ ઉદય આવ્યો છે ફરી આ આપડે માથા માથાના વાર કરી પડે એવું બોલે હવે એવું બોલી વાણી નો દુરુપયોગ કર્યો એટલે આ વાણી બંધ થઈ ગઈ હા ફરી પાછો વાણીનો દુરુપયોગ જે ઇન્દ્રિય થી દુરુપયોગ જે ઇન્દ્રિય કર્યો તે ઇન્દ્રિય તે જ ફળ આપે બીજું કોઈ આપે બરોબર છે જે ઇન્દ્રિય થી દુરુપયોગ થાય વ્યવસ્થિત ના કાયદામાં બિલકુલ વ્યવસ્થિત છે આ કોણ ભૂલ કરે અને આંખો ભોગવે એવું બને નહીં જો મારે કોને ભૂલ કરી છે આંખો ભોગવે ભૂલ કરી છે તમારા જે સાચું કેનાર હોય આપણા વિજય રામચંદ્રસિંહ મારા સાથે બોલતા હોય તો એમને હિસાબમાં ના હા જ્ઞાની પુરુષ ને અમુક તો હક છે જ્ઞાની પુરુષ ને અમુક તો હક છે કે હવે પોતાને અંદર થી સાચું લાગ્યું એમાં ઉદ્દેશ એવો નતો ને એટલે ઉતારી પડવા એવો ઉદ્દેશ નતો હા અજ્ઞાન થઈ જવા જ્ઞાન દશા ભોગવે બદલામાં બીજા જે વખત કેટલાક ની કરશે શાંતાબેનના વર્ષ એટલે હું દાદા હમ કરી આલું મને આ લાભ આપો કહેવાનો તમે તમે હમ કરી આલો બરોબર છે જય પણ મારે શું થાય મારે એવું વધુ હોય જાય સમજણ છે નો સમજ હોય તો વધારે જ દેવું પાછો રિપેર કરાવે એવું છે ગુણાણી પાસે જયારે કાઢવાનો હોય બરોબર નાસ્તો કરીને પાછો કાઢવો પડે નાસ્તા કરાયેલા જાય પાછું ઉભો નું બોલે ઊભું જ રહે અને વ્યાજ કરાવે એવું રહે આ વ્યાજ ના રાતે બંધ થઈ જતું છે ના એ ચોવીસ કલાક નો ચક્ર બતાવો એ વાત તકલીફ છે મૂળ રકમ નો કોઈને વાંધો નથી કોઈનો વાંધો નથી આ હા હિન્દુસ્તાન ગમે તેવું રાજ છે તો તમારે ચાલી ભગવાન મહાવીર નો રાજ મહાવીર હા રાય ગયું ત્યાં બોલ નથી ભગવાન મહાવીર નો ભગવાન બોલ બોલ ચાલે બરાબર તમે આ ભગવાન મહાવીર બોલો છો બીજા તીર્થંકરો કરતા ભગવાન મહાવીર નું નામ લેવા છો ત્યારે તમારા અંતરમાં આમ પ્રફુલ્લિત દેખાય બહુ એનો બધી વેદનાઓ તીર્થંકર આશ્ચર્ય કહેવાય ને આશ્ચર્ય આવી ના હોય વેદના ના હોય એને એકલા જાગી વાલી સુરત અંદરો કામ કસાઈ દાદા નાલી ચોખા કરવા તેરી વડિયાઈ આ दादा मैं सत्य अपना झूठ नहीं है माता दादा मैं सत्य अपना झूठ नहीं है माता अपनी कथा सुना हाँ, हाँ, हाँ। आवे मैनू माता मन मुद्रको कट जाने कट कट मन मुद्रको कट जाने कट कट दियो जाने राजा राजा राजा राजा राजा થવાની જરૂર નથી ને બરોબર છે બરોબર છે બરોબર છે हम लोग जो दादा भगवान कैसा होगा ये कैसा होगा बाहर से तो मगज बन गए अंदर से हमारा काम है हमारा काम है अंदर से हम लोग ये मामला रखते हैं हमारा काम होगा क्या दादा नाली तो साकर में बात तेरी आई प्यारिया बात तेरी आई સંસારમાં શાંતિ થઈ જશે. ये कर कोई बीमार ये बच्चा माँ दवाई पीछे उसका माँ दवाई पीने को तैयार हो जाती है जैसे वो आज अपने बच्चे को लेके आई है और जेकर हुए बीमार ये बच्चा माँ दवाई पीवे आदमी रखे मैं मर जाऊं लाल मेरा युग जीवे જય સચિદાનંદ નમો વિતરાગાય નમો વિતરાગાય એનો પ્રશ્ન છે મન કેમ નિર્બળ રહે છે મેરે પાસો રે આની ના જાય મેરે પાસો રે આની ના જાય મેરી સુરત બે મેવા રે વા के राम इंसान हर कर्म कर करता हर करता चलेगा मुझे वो नहीं देखना मुझे खाली आपके माला वाले दर्शन चाहिए